પૈસા જોડે આવે ખરા પૈસા જોડે લઈ જાય સરસ જોડે લઈ જતા જાય છે પૂજારી બચી ગયા દાદા બચી ગયા

થઈ ગયું પણ પડશે ને ઊંડો ફાળો બહુ ઊંડો ફાળો ઇન્દિરાબેન મળ્યા હતા બુદ્ધિ આવે નહીં ઊંધી બુદ્ધિ હોય જગત અદા કર્મના આધીન કરે બિચારા કર્મના આધીન દામોદર કર્મ છોકરા હશે બધા જે ભૂલ કરે ને તેને બોલતો હશે જે ભૂલ કરે તેને ભૂલતો હશે જગતમાં ભૂલ કરવા જે છે તમે ખાડામાં જ બહાર નીકળ્યા બહાર પણ એ મોટા મોટો ખાડો મને થયું કે આ મંદરા દર્શન તો રોજ કરું છું મંદિર માં આજે સ્વયં જઈને કરું એમ કે છે કે મને થયું કે હું મંગળાના રોજ મંદિરમાં દર્શન કરું છું પણ આજે સ્વયં જઈને દર્શન કરી સ્વયં ના કરું એમ એટલે આ એટલે આ પહેરીને આવ્યો કે દર્શન કરવા

કે આપ મંદર સ્વામી માટે મારા માટે થોડી વધારે લાગવગ લગાડજો એમ કે છે કૃષ્ણ ભગવાન વાસુદેવ કાંચી મંદિર સ્વામી નારાયણ એમને બધે ઉતા પણ સિંગર સાહેબ જેવા થવાના કૃષ્ણ ભગવાન હા કૃષ્ણ ભગવાન દેવકી દેવકી અને બળદેવ બળદેવ એ કુટુંબ ના ત્રણે પોતાને ખબર નથી હું આખો શું લાગે એ કરતી નહીં એને કરના ઉદય ફર્યા કરતો મળ્યો ભાઈ તો મળે છે ને એ પણ મળ્યો કરતા પુરુષ થયા પછી કરતા હવે તો પુરુષ થયા સુધારતા થયા બધા શુદ્ધાત્મા છે અને બહાર જે કરે છે પોતે આજે ઉદય કર્મથી કરે છે એની ઈચ્છા ના થઈ જાય કામ વ્યવહારિક વાત કરીએ વ્યવહારિક રોજ ને રોજ નથી જગા હું નિર્દોષ જ દેખાય ઇન્દિરા નિર્દોષ દામોદર નિર્દોષ બધા પ્રકારના દુર્વ્યસન જોયા જોવાય ને એવા દુર્વ્યસન અને જોઈ દાદા પર કોઈ જન્મ થાય તે કરે બીજાની ગોજન લઈ લેવું

અનંત અવતાર સુધી ભટક્યા છે પણ કઈ મજા આવી નથી એટલે મહારાજ ગુરુ કરે છે આગળ આવો મહારાજ આગળ આવો ને દાદા તમારી સાથે વાત કરે આવો આવો આવો ને આગળ બેસો થોડી વાર બેસો પાંચ આજ્ઞા સમજાય છે બરોબર બાળક ને પ્રમાણે સંપૂર્ણ પ્રયત્ન છે સંપૂર્ણ પ્રયત્ન છે એ જ લેવું છે સંસાર રડતો નથી પાંચ આજ્ઞા પર સંસાર મહારાજ કરે તમે તો આત્મા છો સત્સંગ મળે ને હા દાદા જય સત્યા પોતાનો અહંકાર લઈ લે વિરાટ સ્વરૂપ કહેવાય વિરાટ ભગવાન અહંકાર જાય એટલે જુદું છે પણ બીજાનો અહંકાર લઈ લે સાત હજાર માં અહંકાર લઈ લીધો Yeah, પેઢી કહેજો કે દાદા ભગવાન તોલ કરવા જેવો નથી કે બુદ્ધિ તોલાય એવા નથી કે તો મારવા આવે મને <laughs> કે તમને એમને મારવા આવે દાદા મૂર્તિ સ્થાપવા માટે બોલાવ્યો ત્યારે બહુ તોફાન ના ના હું ગયો ગયો એટલે તોફાન ક્યાં ગયા તમે તમને બોલાવ્યા એમ કે છે કે શ્રીનાથજી ની મૂર્તિ નું સ્થાપન કર્યું ત્યાં એમને બોલાવેલા પણ ગયા એટલે બધું તોફાન શરૂ થયું કેમ કે એમને ગાદી નો મોહ વધારે છે શાસ્ત્રીજી ગાડી બધી વેચી લીધી છે સુરત ની તમારે મને હું તો વીસ વર્ષ અહીંયા છું કઈ ખબર નથી મારા ફાધર ની ઈચ્છા કરી કે હું અમે જાઉં સુરત ની તમારી ભાગે આવી હતી સુરત ને વૃંદાવન વૃંદાવન ની એમને કાઢ એટલે બધી વહેંચાઈ ગયેલી છે પણ એમ કે હું અહીંયા વીસ વર્ષથી છું એટલે મને ખબર નથી પણ મારા ફાધર ની એવી ઈચ્છા ખરી કે વૃંદાવન ની જે ગાડી એમની છે એમાં એ જાત પછી ગાડી આવી ભગવાન લોકો પૈસા પછી નર્ક માં જવાનું લોકોનો પૈસો લેવાય નહીં દાદા એ પૈસો ભોગવવા માટે આવવું પડે એ ભરેલા માણસ કર્યા હા બરાબર સુરત ને કઈ લેવા દેવા નહીં તમારે હતી ખરી ગાડી સુરત ની ગાડી સુરત ની પણ છે અને વૃંદાવન ની પણ છે અને અમદાવાદ ની કોની છે વૃંદાવન વૃંદાવન અમદાવાદ ની કોની નટવરલાલ શામલાલ નટવરલાલ શામલાલ કેટલી ગાડી દસ પંદર છે મને ખબર નથી હવે બહુ લાંબુ હોય તો ચાલા જ કરવાનું દાદા એમને ખબર નથી એટલે આ ચાલ્યા જ કરવાનું એમને ખબર નથી બહુ લાંબુ છે ખેતરો વેચી લીધેલો બધા વૈષ્ણવ ખેત બારી દૂધ ત્યાં જાય દૂધ ત્યાં જાય

પણ બહુ માને છે અને બહુ યાત્રાઓ યાત્રાઓમાં જાય છે અને બહુ ડોનેશન આપે છે બધા ડોનેશન આપે જૂનું છે ને હા બરોબર દાદા આ જયારે આપણા જૂથ ની શરૂઆત થઈ ત્યારે લોકો એ વિરોધ નહીં કરેલો આવું આ બધું ગાદી નું ને આ બધી જે ખોટી બધી શરૂઆત થઈ હવેલી ને બધું ત્યારે લોકો એ કઈ વિરોધ નહીં કર્યો કોઈ પણ ભણેલું માણસ નહીં હોય બરકત જ વગર હતા પ્રધાન بروا دیا ٹھیک رکھے لا لا پہ بور پوری لا بھٹو نہیں ના રાખેલા બધા ગાડી રહી એના છોકરા છોકરા બોલાવી દો ચરી ખાતે મંદિર ભાઈ તાર મુકાવડાવે બીજું કઈ કરવા તો મંદિર મુકાવડાવે બધી અવેલેબલ થઈ ગયું કયું રીતે ચાલે આવું ગોટાવ્યું કોણ ચાલે કોઈ કોઈ ધર્મ તો એવું સાંભળીએ છીએ કે આપણને એમ લાગે કે આ તો કેટલી કઈ હદ સુધીની બધી છે ભરેલા થયા તા ને પેલા ક્યાં પેલા પિચકારી મળે નખાવતા હતા રાજી બધી હતી સમજણ નહીં ત્યાં ભણેલા થાય ને રમીલા ના બા કાંતાબા એ પણ વૈષ્ણવ માં છે જૂના માં જૂના માં દાદા બરોડા રમીલા ભણતી રહી ત્યારે એના મમ્મી એને કંઠી બંધાવા લઈ જતા હતા પણ એ કે મારે નથી બાંધવી સમજી માણસ કંઠી બાંધી દીધી આ છે

અંધશ્રદ્ધા છે અંધશ્રદ્ધા નહીં આ સમજાય બાંધી ગયો ને ગયા છોકરા હોય આનંદ જાતા બધા આનંદ હોતો જાત્રા આનંદ જાત્રામાં આનંદ હોતો પણ આતા અહીંયા کبھی چوکھو بات تو તમે રાજી બેઠા છે જો તમે પાડવાના હોય તો પછી છોકરા બેસી જાય દાદા ગનો એનો શું શું કહેતા હતા કબીરા નું તીરજ ચલા કમાને પાપ ઉતારવા માટે એકું પાપ ના ઉતાર્યા લાયા મંદસ ઓર મંદસ ઓર લાયા મંદસ ઓર એક પાપ ઉતાર્યું બીજા પાપ લેતા તો પંડ્યા જોડે લઈ બીજા જોડે સવાર સવાર જતો ના રે ને તીરથ ત્યાં ગયા નદીમાં વાપરે જ ગંગાજી હોય ગયું બે શું લોકો ગંગા જમણા હતો જ એ પાણી એ પાણી બહુ અજાયબ પાણી છે અજાયબ પાણી છે એમાં જંતુ નથી પડતા જંતુ પડતા નથી

મહારાજ પૂછે છે કે આ જનોઈ નો શું અર્થ છે જનોઈ પહેરાવે છે ને જનોઈ એનો શું અર્થ છે મન બંધન માં રે મન બંધન માં રે હા હું તો બ્રાહ્મણ છું કડકો પડે હું તો બ્રાહ્મણ છું મારા તેડાય નહીં મન બંધન માં રહે એટલે જરા એક અંઠી બંધનમાં રાખવાનું બને આવો આ તડવું પડે છે ક્યાં છે તે બ્રાહ્મણ કોણ રહે છે કોઈ અડવાય ન બરોબર ભારતીયો પણ જમેલા છે પહેલા બ્રાહ્મણ અટકળે ત્યારે અમે ભગવાન નું મુખ છીએ એટલે આપણા લોકો મારે જોવાનું મુખ છે ખાતા નહીં આવે શું સાયન્ટિફિક જમાના આવ્યો ઘટાઈ ગયેલો ના કાઢો દાદા જૂના કઈ બેઠેલા જીવડા મોટા મોટા મોટો જીવ નાના જીવન થાય એ થઈ ગયેલા તીર્થંકર એટલે શું તીર્થંકર એટલે શું ભગવાન ક્યાં વાત થાય કોઈ દેવ લોકો કોઈ જગ્યાએ એવો એવું રૂપ ના હોય એવું રૂપ ના હોય કૃષ્ણ ભગવાન સાથે કૃષ્ણ ભગવાન બધા થવાના રાજા શ્રેણી રાજા થવાના તીર્થંકર તીર્થ બની જાય છે જગ્યા અમને તો અહિયાં તીર્થંકર દેખાય છે ના દેખાય પણ છે તીર્થંકર બોલો દેજો ભાઈઓ જ્યાં ગયા હતા તીર જ્યાં જાય ત્યાં તીર સર બુદ્ધ ભગવાન બુદ્ધ ભગવાન એ તીર્થંકર થયેલા કે ભગવાન થયેલા બુદ્ધ ભગવાન તીર્થંકર થયેલા ના બધા ભક્તો બધા કૃષ્ણ ભગવાન એ ભગત કૃષ્ણ ભગત બધા લોકોના ભગવાન નર નારાયણ નારાયણ ભગવાન કહેવાય નર્મદે નારાયણ થયેલા ફૂલ ભગવાન ના કહેવાય એ તો લોકો ભજન ભજાવવા માટે લોકો ફૂલ ભગવાન કહે કે રામચંદ્રજી ફૂલ ભગવાન થઈ ગયા મોક્ષ ગયા અમે સાચી વાત કહેવાય સાચી વાત કહેવાય રાવણ પણ મુક્તિ લેવાનું લક્ષ્મણ પણ મુક્તિ લેવાનું આપડા આપતા પુત્રો બધા સાચી વાત કહેવાય સાચી વાત સંતો ને આચાર્યો ને એને ખબર હતી કે આ દુનિયા કોણ બનાવી ભગવાન ને બનાવ્યા ભગવાન ત્યાં નહીં ભગવાન ને બનાવ્યા આચાર્ય કહેવાય આચાર્ય મૂર્તિ ભગવાન તો આચાર્ય જેવા હજુ આત્મા જ જાણ નથી એ તો આત્માને ક્ષણિક કે છે આત્માને ક્ષણિક કે દુનિયામાં હોય નહીં કોઈ દાદા પ્રથમ વાર દાદા એ જાણે પૂરો પૂરો પૂરેપૂરો જાણે બીજા જ્ઞાનીઓ થઈ ગયેલા અડધો જાણે ને અડધો બાકી બધા જ્ઞાની થઈ ગયેલા અને આ અમે પૂરો જાણીએ તમે પૂરા જાણી જય સચાન જય તમે આવું પૂરો આપતા જાણે તેની ચિંતા બંધ થાય નહીં ચિંતા કોઈ જ્ઞાનીઓ નહીં બંધ નહીં ના કદી ના બંધ થાય ઘરમાં પચાઘાત થઈ જાય શું કરીશું એવું થાય તમારી ચિંતા ના થાય વ્યવસ્થિત થાય આમાં બધા નામ આપ્યા કોને કેવા કોને આપતપુત્ર નું ટાઈટલ આપ્યું એમ ના એટલે એના શું લક્ષણો શું બધા જે પૂછે ને જવાબ આપે કોઈ સંતોષકાર સમાધાન થયો જવાબ શું લક્ષણ જોવામાં મજા આવે જોવા મજા આવે અત્યારે સિગોટ તરફ ગયા છે કાગરા સિગોટ તરફ જવાના કાગરા આવ્યો સુગંધના આજુબાજુના લાગે છે આપણું બધું જાય છે ને આવું ભક્તિ ક્યાંથી લાયા અંદર કોઈ ભક્તિ જોઈ નથી માજી પૂછે છે કેવું કે છે કે ત્રિવેણી સંગમમાં ધ્યાન ધરે શ્રાદ્ધ કરે એની મુક્તિ થઈ જાય વાત સાચી ગયાજીમાં જે અલ્હાબાદમાં ત્રિવેણી સંગમ આગળ શ્રાદ્ધ કરે સરાવે ગયાજી ની મુક્તિ થઈ તો તમારે શું થાય ગયાજી ની મુક્તિ થઈ નહીં હજુ ગયાજી એમને એમ નથી ગયા આવો આવો આવો ગયાજી ની મુક્તિ થઈ નથી તમારી શ્રાદ્ધ વાળા મુક્તિ થતી તમારે લોકોને મુક્તિ બોલનાર થઈ નથી મુક્તિ તો હેલી વસ્તુ ગયાજી ને શ્રાદ્ધ કરવા મુક્તિ થાય ગયા લોકો હારા કરી આવે ફૂલા સાયન્ટિફિક રીતે પણ આ લોકો એવું કહીએ નાખવા ના જાય તારા બાપ નું કલ્યાણ થઈ જશે એવું કહીએ તારે નાખવા જાય હું તો સમજાય તારે સમજે સાયન્ટિફિક રિઝલ્ટ છે કે રસ્તા વખડાય બધું નુકસાન કરે બરોબર ને પણ નદી બધા કેટલું સાયન્ટિફિક છે બધું આ સાયન્ટિફિક આપણા પરવાના દિવસે બધા સાયન્ટિફિક તે તારા ટાઈમ કરે કાઢેલા ત્યાં પછી વચ્ચેના અંધારું ગાયો તે ગયા લોકો ચડી બેઠેલા ભરત એક છોકરો હોય તો મુક્તિ થાય નહીં તો ભાઈ કોણ હરા હરાવે કે છે છોકરો ના હોય તે નહીં મલકા માર્યા જ કરે શાસ્ત્રકાર શું કહે છે કે છોકરો ના એ મોટા મોટા પુરુષારી એના હા કોઈનું ઋણાનુબંધ નહીં ચોખ્ખો થઈને આવ્યો છે ઋણાનુબંધ બાર પૂર કર્યા પડતો હોય કુકરે કેટલો હોય બાર જેટલો હોય કોણ છે ત્યાં પણ આ લોકો આ ધોકે ને લોકો મૂર્ખા તો સમજી લીધા છોકરો ભાઈ બાપની જોડે મરી ગયો બાપની જોડે મરી જાય નામ છોકરો કહેવાય ઘેર આવીને બિસ્કીટ પાવ બધું ખાય પીરા છોકરા છે નાખી દે આપડે એક કલાક અગડા શું થાય નહીં દાવો દાવો મળે દાવો મળે મિલકત દેવાનો મારા દાદા ની મિલકત <laughs> આ છોકરો હતો છે આપણી ફરજો છે <laughs> છે એક છોકરા છે આપણે જન્મ લીધો આપણે તેને સાર ઉપકાર આપવા એ આપણી ફરજ આટલામાં તમે દાદા કયું પુંજાડી મારે તો લેતા હતા ને તે હું જાય પચાસ મોડા કાઢો કારણ એ મેં દુકાન તો નહીં તો હોય તો આપડે મહેમાન છે હોય તો મોટું કરવાનું બધું બેબી એ હોય તો પહેણા પહેણા જોઈ કરે મહેમાન તરીકે મહેમાન છોકરી તરીકે નહીં સાથે લવાય નહીં વા આપણને પણ જોવા આપશે પણ છે સંસ્કાર આપડે આપવા છે આપડા તાબાઓ જે હોય માણસો એ સંસ્કાર આપવા બાકી છોકરા જઈને ટેસ્ટ કરી દો એકદમ થઈ જશે એક કલાક પછી એનો છોકરો કલાક સાઈડ કયા બરોબર રાકેશ પાડી દે ને હા પાડી દે તમે તો એમ નામ કહેવાય સાઈડ નહીં તો બાઈ નાખ્યો તો હું તમારો છોકરો છું એનો પ્રેમ હતો ને હોય હતા આપના છોકરો થતો સમજે બહુ ના મારે તમે સાચું કહેવાય ત્યાં માટે આવ્યા છે સાયન્ટિસ્ટ તમે વાત કરવા આવે તમારી કરી થોડી ઘણી વાતચીત કરવા દે ખુલા રસ્તો છે મરણ પછીથી બારમા તેરમા સુધી એમ કહેવાય છે કે જીવ આપણા ઘરમાં આવ્યું બધું ફર્યા કરે છે તે વાત સાચી છે રમેલા પહેરાય દાદા રાવજીભાઈ પૂછે છે કે એવું કહેવામાં આવે છે કે મરી ગયા પછી બારમા તેરમા સુધી જીવ ઘરમાં ફર્યા કરે ભટક્યા કરે લોકો એ માની બિચારા કેનાર કઈ તું કઈ થી જવાઈ લાવ્યા પુરાવો છે એ દૂધ મૂક્યો હોય ટોલા ઉપર અમુક દિવસ સુધી દૂધ મૂકે છે ટોલા ઉપર દૂધ ઉંદર નો ગમે તે પી ગયો બધા જીવ પી ગયો એવું કે એવું બોલતા છે દાદા ગરુડ પુરાણ માં બધું લખ્યું છે ક્યાં ગરુડ પુરાણ માં બધું લખ્યું છે ખોટું પુરાણ છે નવું નહી પુરાણ છે જંગલી લોકો ને સમજાવવાનું ગરુડ પુરાણ સાયન્સ <laughs> એટલે સાયન્સ બધા જરૂર છે કાઢી રાખવા જેવું નથી બાર તો હોય ને આપણે નાના થયેલા છે ને જરૂર એવું છે ને કાઢી નાખવા જેવું નથી તો જરૂર પણ કોલેજ વાળા માટે સાંભળે કેવું ખરાબ લાગે શંકા પડે આપડે વાત છે એ વાસા આપણે શંકા પડે બુદ્ધિ બુદ્ધિ એક્સરસાઇઝ ના કરે અત્યારે માની મનાવવા મનાવવાનું આવડો જીવ છે બધા રહે છે થાય આજવાળું નવું કારણ માણસ લઈ જાય વૈતરણી નદી તરવા નાની ઓડી આપે સરવણી કરે સરવણ ભરે ત્યારે પ્રિય ભાન જ નથી જગત ને ભાન જ એવું જ હોય બસ સેકન્ડ બધા એવા જ આ તો ગ્રેજ્યુએટ નો છેલ્લો સ્ટેન્ડર્ડ હતો રેલવે આનંદ આવી હોય છે આ પેલું સ્ટેન્ડર્ડ છે પેલા બધા સ્ટેન્ડર્ડ ખોટો કાઢી નહીં તમારા માટે ખોટું છે એની જગ્યાએ બરોબર ગરુડ ગુણા એની જગ્યાએ બરોબર પણ બીજા કોલેજના સ્ટુડન્ટ માટે ન કહું કોલેજના સ્ટુડન્ટ માટે ગીતા ના ચાલે ગીતાથી બહુ આગળ જ્ઞાન કૃષ્ણ ભગવાન તો કોના ભક્ત નેમિનાથ ના નેમિનાથ ને કાકા દીકરા નેમિનાથ ભગવાન થઈ ગયા તીર્થંકર તીર્થંકર ને કાકા દીકરા તે નેમિનાથ ભક્ત તે નેમિનાથે ને અંદર કર્યા તે નેમિનાથ કહ્યું કે બધી બહુ ખરાબ દશા બેઠી છે ત્યાં પાંચ છ સાધુ વંદન કરો તો બધાને વંદન કર્યો તો એની દશા ઉતરી ઓછી થઈ ગઈ ખોટું કશું નથી આ ગ્રેજ્યુએટ માટે ખોટું છે શું કહ્યું બરાબર માટે ખોટું હરદ્વાર ને ભલે થોડા બધા સંતો આ મા બાપ ના શ્રાદ્ધાંત કરે બધું બકવા કરી એમ કે જેટલા મોટા મોટા સંતો ફરજવાર માં બધે જે શ્રાદ્ધ કરે એ બધું ખોટું ને સમજતા જ નહીં સંતો કઈ આ તો વાંધળા આગળ થતી એ દાણા આગળ કોનું કોનું રોપ ચાલે કઈ તો બંધ જ હોય બીજી માં કેટલી લીધી શંકર કોણ નથી કે જગત કોણે બનાવ્યું એટલું જ જાણતા કોઈ સંત એવો નથી જેને આ જગત કોણે બનાવ્યું જગત ને માટે એવું જ જોઈએ સ્ટેન્ડર્ડ બધું ફર્સ્ટ સ્ટેન્ડર્ડ વધારે છે માલ બધો આ ટોપ ક્લાસ માલ જ વધુ ને ટોપ ક્લાસ અહંકારી માણસ બુદ્ધિ હોતી ને મનમાં માની બેઠા હોય બુદ્ધિ વાળી હું આ બુદ્ધિ હોતી હોય તો બધી જોડે વધારે કેમ થાય અને બૈરી રિહાઈ હોય તો અવાજમાં નિકાલ કરતો ના આવડે રિસાઈ હોય બોલતી ના આવે ને તો એને એ બોલતી કલ કરવી ના આવડે તમારે અક્કલ કેમ કહેવાય

પ્રકાશ વાળો છોકરા જોડે વેલાય એના ધારા એટલે શું કહ્યું તમારા ધારા પ્રવણ તો થતો બાપ લોભ્યો એટલે છોકરા લોભ્યો કરવો છોકરો નોબલ હોય બાપ લોભ્યો શું થાય ટકરા થાય ટકરા થાય બાપ ગ્લોબલ હોય છોકરો લોભી હોય તો રોજ લડવા જાય હવે એ લડવા જેવી વસ્તુ નથી એ પહેલાના જમાનામાં હતું કે લોભિયાના છોકરા છોડીઓ બધું લોભી હોય ખબર ને પહેલા જમાનામાં સતયુગમાં તો કળિયુગ છે લોભિયાન તો મોટા મોટા મોબલ માણસ જન્મે એટલે મેં લખ્યું છે કાગળમાં ચોપડીમાં કે ભાઈ અત્યારે તમારા તમારા જેવો પેલા તો ગુલાબ ને ઘેર ગુલાબ જ થતા ગુલાબ ને ઘેર ગુલાબ જ એટલે ગુલાબ નો ખેતરો કહેવાતા હતા ગુલાબ ના ખેતરા અને અત્યારે ગુલાબ નો તો થાય ચબેલી થાય બાગ બધા બાગ બાગ કઈ મેં લખ્યું બાગ આ બાગ માં મજા કરો કયું બાળકો મજા કરો જમવાનો કયો સ્વભાવ છે જોઈ લેવાનો કયો સ્વભાવ છે જોઈ લેવાનો બાપ છે જોઈ લેવાનું એવું બે લખ્યું પૂછતો ગુલાબ માં લગાવ